સર્વ મહાત્માઓ આપણે સત્સંગ લઈએ શું સવારનું બાકી રહી ગયું છે અક્ષય અને આલોક આ બેઠા પાછળ દીદીભાઈની પાછળ અક્ષય છે સુરેશભાઈની પાછળ આલોક છે કવિરાજ બહુ મજાના છે બરાબર રમાબેન આવી ગયા છે Akshay, on 26th of January, you will be with mummy or no? Yes. Right? Yes. Oh. And we will be there. So also Akshay. Hmm? Tentatively 9 to 12. 10, 15 minutes here, there. Hmm? And then prasad and then free. Full day. Right? Uchchana. આ મોર્નિંગમાં ગુજરાતી ચાલશે ને અક્ષય બસ બહુ સુંદર આ તો બહુ ફાઇન બોલે છે મારે ઇમ્પ્રુવ કરવું પડશે સાથે તો બસ મોર્નિંગમાં સત્સંગ માટે આ રજૂ થયું છે એના માટે સત્સંગ કરીએ આપણે શું કહ્યું અરે ભાઈ તમે જ કરી આપો ને <laughs> ચલો કર્મનો નિકાલ કેવી રીતે કરવો તો કે એને ગણી ગણી ના કરાય આમાં આ મૂક્યું ને આવી રીતે કરાય કે દાદાએ શીખવાડ્યું થઈ ગયું પાછું આવી ગયું તો ઘણી ગણીને ઓરવા જઈએ તો આ દમ ક્યારે પાસ આવે આપણો એટલે સૂચવે છે દાદાએ શીખવાડ્યું આ છે જસ્મીન અમદાવાદ આવી એને શું કામ છે આમ સત્સંગનું નહીં હોય જસ્મીન કહા હે હાથ ઊંચા કરો દેખાય છે કઈ છે ઓકે તારે જાણવું છે કઈ અચ્છા સારું હું જોઈ લઉં my question, my Dadaji, my question is, when Jasmine was small, about 10, she always felt that you were very so look at you you know uh, humble humble you said that you juo teva tame thao you means who you me who you who Jasmine is not lagu at all from inside. What is coming in the way, Dadaji? Jasmine knows that you are at lagutam level, final level of humanity. That you know. But I know that I am. That's it. That is, I don't know anything. That is good. That is good. That has always been with us. So 1963, day one, when our masters, I, we came under the grace of our master. Right from then, it was always in our heart. And that was expressed before our master in one of our letters then. But Dadaji, Jasmine is not even at the first level. Kaviraj, મુક્તિ સુખનું પહેલું પ્રકાશન થયું આપ તો જાણો છો એનું રમીને બધું કેવી રીતે થયું હતું એમાં પ્રશ્ન થયો કેસીભાઈ જતા નહીં ચંદ્રકાંતભાઈના કાકાઓ અને નરતુ કાકાને ત્યાં તો બધાને થયું કે કિંમત શું રાખશું આ બધું થયું તો કનુભાઈથી ચિઠ્ઠી અપાઈ દાદાને કે દાદા કિંમતમાં પ્રાઇસ અને ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાં આ રખાય તો દેર ઇઝ કમિંગ એ ચાલ્યા કરે છે એ પછી ચાલે છે એટલે ખુશ છે બરોબર પાસ થઈ ગયું હમ પ્રસ્તાવ પાસ થયો એ ચાલ્યું સબ સમજ્યા દાદાની આપતા વાણી એ દાદા પોતે છે આજે શબ્દદેહ વિતરાગ પુરુષોનો શબ્દદેહ એ બહુ અત્યો અગત્યનો છે એટલા માટે અને એટલા માટે આપણે શાસ્ત્રોને આપણે એનો વિનય કરવો પડે પરમ વિનય કરવો પડે એમાં જ્યારે ચોથીની સાલમાં પહેલી આપતા વાળી આપતો જાણો છો આપતો હતા બધા અમે ચંદ્રકાંતભાઈ ત્યારે અમે સાંતાક્રુઝથી ત્યાં આવવા નીકળ્યા હોલમાં હું ચંદ્રકાંતભાઈ દાદાને કનુભાઈ એમાં દાદાએ કહ્યું અમને બંનેને કે હવે એટલું જોજો કે તમારી કોઈ ઈચ્છા ઉભી ના થાય આ આયુ કર્મની ઈચ્છાઓ છે તો શમી જવાની છે પણ ઈચ્છા ઉભી ના થાય આટલું જ અમને બેન કહ્યું હતું ખાસ કહ્યું હતું સ્પેશિયલી જતા જતા ગાડીમાં જતા જતા અને પછી અમે પહોંચ્યા ત્યાં આ થયું ઓપનિંગ થઈ ગયું આની પાછળ કંઈક અર્થ સમયલો છે બહુ મોટો ગુડ અર્થ છે આમાં બે વ્યૂ પોઈન્ટ લાઈફના છે એક રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે અને એક રિયલ વ્યૂ પોઈન્ટ છે એક વ્યવહાર દ્રષ્ટિ છે અને એક નિશ્ચય દ્રષ્ટિ છે બંને દ્રષ્ટિ સમભાવે સાથે સાથે ચાલ્યા કરે છે નિશ્ચય દ્રષ્ટિ ઊંચી નીચી થતી નથી પરંતુ વ્યવહાર દ્રષ્ટિ કર્મને આધીન કર્માધીન એમાં તો એના મોડિફિકેશન્સમાં મોડ્સમાં modes like mind speech and વ્યવહાર તો એમાં તો ઊંચી નીચું આવવાનું જ છે પરંતુ આ દ્રષ્ટિ એક સરખી છે એ સરખી દ્રષ્ટિની સાથે આખો વ્યવહાર ઊંચા નીચાપણાનો એ ધીમે ધીમે ઊંચો હોય તો ધીમે ધીમે નીચે આવે નીચે હોય તો ધીમે ધીમે ઉપર આવે અને સમ થાય સમ થાય સમ હમ છે એટલે ત્યાં આગળ શું થાય છે કે સંત જેમ જેમ ધીમે ધીમે આ દ્રષ્ટિ ઊંચી નીચી ન થાય એવી અગુરુ લઘુ એને કારણે સ્વ આપણું હવાપણું એમ અને એના કારણે એનું વેદન જે છે વેદન વેદન આ દ્રષ્ટિમાં આ ઊંચી નીચી દ્રષ્ટિમાં એ વેદન કેવું હોય વેદન કેવું હોય કે નિર્દોષ હોય હવે એ આ દ્રષ્ટિએ વ્યવહારની દ્રષ્ટિએ કરીને વેદંતુ નિર્દોષતાએ કરીને વેદાય નહીં ત્યાં સુધી આપણી વ્યવહાર દ્રષ્ટિની નજરોમાં આપણને એ દ્રષ્ટિ જે બહાર વ્યવહારમાં બધે કામ કરે છે એ બધા વ્યવહારોમાં ક્યાંય દોષિત પણ નહીં જુએ બધે નિર્દોષતા જોશે પરંતુ એ નિર્દોષતા આટલું વેદન થવું ઘટે એ પુરુષાર્થ છે કારણ કે આપણે અગુરુ ડગુ દ્રષ્ટિવાળા છીએ એટલે દાદાએ કહ્યું અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું આના મોટો શાસ્ત્ર રચાય શાસ્ત્ર રચાય અને એમનું મહેનત આપણને સહેજે સહેજ આપી દીધી છેલ્લો હવે તમે તમારા દેહથી જીવન વિતાવવાના છો બધું તે તમારા જીવનમાં આ રીતે વિતાવજો એમાં પહેલી દ્રષ્ટિ જ આનો સાર છે પણ એ રહી શકે એવું નથી કારણ કે આપણો આયુ આયુકર્મનો બધો વ્યવહાર બધો ઉકેલાતો બાકી રહ્યો છે આખો ઉપર તહેવારો રાઈટ એમાં આવેદન જરૂર છે એટલા માટે આજ્ઞાધર્મ છે અને એના કારણે આજ્ઞાનું પહેલું ઘોડો ગાડીની આગળ હોય ઘોડો છે તો ગાડી ચાલે છે કારણ કે ગાડીમાં ચાલવાની શક્તિ નથી છતાં ગાડી એ ગાડી જ છે ગાડી બહુ લાભ આપે છે આપણને એટલે આપણા પ્રવાસી થયા આપણે મોક્ષ માર્ગી થયા આ વાત છે એટલે વિતરાગોની પદ્માસન મુદ્રા પણ આ સૂચવે છે અને જ્ઞાની પુરુષના ગુડ અને પરમાર્થ સર્જનો પણ આ જ સૂચવે છે એવું છે આલોક કઈ where you feel like asking please ask in knowing આપણને કંઈક કશું નહીં નિરાતે પૂછી લેવાનું બસ સમજે કે અક્ષયભાઈ બરોબર પૂછતા રહેજો હા જે પૂછવા જેવું લાગે તે તો Jasmin I don't know anything if your I is like that it is very good उसको बहुत बड़ा ज्ञान है Akshay wisest is she who knows she does not know anything तो उनका जीवन का घड़ी है उसमें स्थिर सेंटर में हो जाएगी एकदम तो नहीं हो जाएगी लेकिन वो, वो जो कांटे घूमते रहते हैं उसके साथ इतना घूमना नहीं रहेगा उसका जीवन बहुत नेचुरली जाएगा लेकिन ये I know nothing attitude wise ऐसा श्वसन की क्रिया के अनुसार अंदर रहना जरूर है मैं कुछ नहीं जानता व्यवहार की सब जानकारी जो इसकी जो की जो भी है वो जानकारी चले जाने वाली नहीं है लेकिन अंदर से ऐसा अभी मैं कुछ नहीं जानता ऐसा है और व्यवहार की जानकारी से किसी को बोध मिलता है किसी को फायदा होता है वह तो उनको लगता है वो तो बहुत जानते हैं कि हम बताया वो ठीक है लेकिन मैं कुछ जानता नहीं वैसा तो हम्म? सबसे अच्छा सर्जन है सबसे अच्छा तो उसका हाथ से बहुत यश है और काम बदल जाता है फिर भी सच्चा सर्जन यही नेचुरल है जो अंदर से बोला कर तो मेरी सर्जरी ऐसा नहीं रहेगा उसको थोड़ा तो रहने ही वाला है लेकिन कोई भी बोले जस्ट नहीं भाई नहीं ऐसा नहीं ऐसा रहेगा वो बोझा नहीं रहेगा उसके पर वो जस मिलता है सर्जरी का उसका बोझा नहीं रहेगा उसके ऊपर लेकिन ऐसे कौन होते हैं सचित होते हैं तो समाज में व्यवहार में उसकी यश गाथा बन जाती है हुँ? हम्म? सभी जीवन के स्तर स्तर पर सभी कोई भी स्रोत हो जीवन का सभी जगह ऐसा ही होता है क्या तो मेरापन हल्का होना की जरूर है मुझे ये होता है मुझे होता है ये हल्का होने की लाइट लघु होने की जरूर है अंदर से रहे वो जीवा पर ना आवे जितना जीवा पर आएगा इतना लीकेज होता है लेकिन जहाँ तक पुण्य का योग है वहां तक पुण्य का योग से अच्छा लगेगा तो उसका आएगा आनंद लेकिन स्थायी स्वरूप से फायदा लेना है स्थायी स्वरूप से दरअसल स्वरूप से तो लघुपन बहुत जरूर है हमने कल आदि पुरुष देखे तो लघुपन का पाठ सर्वप्रथम वहां से ही मिला भरत जी देखे चक्रवर्ती पद फिर भी कैसे पिताजी के आदिनाथ आदिश्वर हम देखते हैं लेकिन उनका समय आता ही है भ्राता प्रेम देखा हमने भ्राता प्रेम दोनों साथ साथ में आके एक दूसरे को बोध स्वरूप हो जाए ऐसा आखिर बन जाता है जो सामने आने वाला बोध स्वरूप बन जाता है वो तो शुरुआत है मानव मानवता की सारी मानवता की वहां से शुरू होता है और भरत जो वेदांत में मनु बोले गए हैं मनु के कायदे वही मनु है वो आखिर का जो मनु बोलते हैं ना वो मनु है हम्म। लेकिन वेदांत में ऐसा है हमारे जैन दर्शन में ऐसा नहीं मानते <laughs> दरअसल मनु महीना सामाजिक और व्यवहार के सभी कायदा कायदा है व्यवहार के सोसाइटी के समाज के जीवन के वो कायदा के स्थापक स्थापक दरअसल ओरिजिनल कायदा बुक है संसार की वो मनु उसका तो आखिर मनु जो है वो भरत देव है तो भगवान कायदे नहीं देते जो कायदे देते हैं वो भगवान नहीं कहा जाते उसके लिए निमित्त चाहिए कैसी बात है और वो निमित्त कैसा चाहिए भगवान का बिना कमीशन वाला agent zero commission no commission agent उसको ही बोलते हैं लेकिन समय समय पर एजेंट की व्याख्या चेंज हो जाती है <laughs> क्या करें तो भगवान और भगवान की एजेंसी अलग है और सामान्य समाज एजेंट और एजेंसी उसकी होती है वो अलग होती है लेकिन भगवान है इसीलिए सब होता है ना भगवान नहीं तो व्यवहार कहाँ से आया महाराज साहब भगवान नहीं तो व्यवहार कहाँ से आया बड़ी अच्छी बात है तो व्यवहार तो बहुत अच्छी ढंग से सभी तीर्थंकर भगवंतों ने व्यवहार में व्यवहार से किस ढंग से व्यवहार से रहना है व्यवहार के तरीके से तौर से यही सिखाया और वो निश्चय के साथ साथ क्यों कि वो खुद निश्चय स्वरूप से हाजिर थे हाजिर थे निश्चय अगर हाजिर नहीं है तो व्यवहार कभी व्यवहारिकता की असल स्वरूप से नहीं आएगा किसी को बहुत मुश्किल है हम्म। निश्चय कभी भी गैर हाजिर नहीं रह सकता हमेशा आगे ही रहता है लेकिन जिसको प्राप्त है उसकी बात अलग है निश्चय शब्द बहुत महत्व का है जैसा निश्चय निश्चय स्वभाव से निश्चय स्वरूप से है वैसा ही व्यवहार में व्यवहार के स्वभाव से व्यवहार में भी है क्यों कि व्यवहार निश्चय की परछाई है व्यवहार निश्चय की परछाई शैडो है निश्चय की इसीलिए व्यवहार में हम डिसीजन बोलते हैं उसको डिसीजन पावर डिसीजन शक्ति डिसीजन मेकिंग कैपेबिलिटीज बहुत महत्व की है जिसको स्पॉन्टेनियस सहज तत्क्षण सभी परिस्थितियों में डिसीजन आ जाता है लिया जाता है वो व्यवहार तो उसका सड़क अच्छा हो जाता है लेकिन आज के काल में कर्म की दुविधाओं में ऐसा नहीं हो पाता मुश्किल है हुँ? हम्म? ये होना ये होना नहीं ये तो होना नहीं ये नहीं ये होना <laughs> क्या करे शाह साहब निश्चय डिसीजन पावर ये आत्मा की हाजिरी के लिए है आत्मा की हाजिरी नहीं है तो कहां से करे ये बात है हुँ? हम्म? तो मनुष्य में ज्ञान नहीं फिर भी भारत में ये हमारे सनातन संस्कारी जीवन में जो पुनर्जन्म मान्य मानने वाली संस्कारिता है मानने से मानने वाली नहीं है लेकिन जन्म से कर्मकृत अपने साथ आई है इतनी विकास भूमिका से तभी है नहीं तो नहीं तो किसी को कोई सिखाया नहीं जाता आपको आप जन्म से आ जाती है कि जीव मृत्यु के पश्चात जीवन है और आज का जीवन आगे का कारणों का परिणाम है बिना कारण परिणाम आता ही नहीं कभी नहीं आएगा अगर परिणाम समझे समझ गए तो कारण ढूंढने की कोशिश करेगा तो शरीर देह और देह से जो कुछ है व्यवहार और सारा चारित्र वो तो परिणाम है वो तो परिणाम है वो जब जितना जितना पक्का होता जाता है इतना वो कारण और कारण के खोज में लग जाता है कि कौन सा कारण का ये परिणाम है कोई भी परिणाम हो कोई भी लेकिन परिणाम पर अपना फोकस पूरा है हमारे कैमरे में फोकस में परिणाम होना है मन से मन का परिणाम सारे अंतकरण का परिणाम बुद्धि का हो हमारा शरीर के चित्त का हो कर्मकृत कर्म के हिसाब का और कर्म और कर्म कृत कर्म का हिसाब का अपना मेरापन हो मैं हो और मेरापन हो तो सभी में ये भारत की बड़ी अच्छी दिन है इसीलिए तीर्थंकर भगवंतों ने और ज्ञानी पुरुषों ने यही बताया कि भारत में जन्म पाया मनुष्य किसके लिए जन्म पाया है तो मुक्ति पाने के लिए ये मनुष्य मुक्ति पाता ये ऐसा है ही नहीं महाराज साहब हम भव्य और भव्यता से भवितव्यता से हम बोल लेते शास्त्र में है प्रमाण लेकिन वो प्रमाण में कोई संज्ञा है बहुत अच्छी संज्ञा है अभव्य शास्त्र में नकारात्मक ऐसे नहीं है वो हकारात्मक नकारात्मक का है अभव्य જવું છે તમે જાઓ હા દેવચંદ જાઓ બહુ બહુ સરસ very happy to meet you we are coming to Sydney Melbourne नहीं आ पाए मेलबर्न में नरेंद्र पटेल करके हैं he was one time speaker of in Melbourne but old time see Melbourne me still he is there still he is there he is known to me very well whole the family he is in Australian politics જય સચ્ચિદાનંદ મહાત્માઓ બધા આગળ આવજો પાછળ બેસવાની જગ્યા રહી નથી છેક આગળ સુધી આવી જાઓ બંને સાઈડ ભાઈઓમાં અને બહેનોમાં તો જસ્મીન વેન યુ સે तो Jasmin is not even at the first level तो ऐसा जस्मिन को अलग करके आप अगर व्यवहार करो तो अच्छा रहेगा और आपका लीवर बढ़ता जाएगा तो मेरा आशीर्वाद है आपको समझ गए हम्म अगर हम हमको आप बोलती हैं कि क्या मालूम नहीं क्या बीच में है जो बीच में आता है और मुझे ऐसा रखता है ऑफ करता है आइए आइए साहब आइए आइए दत्तराज बड़ी लोग को जरा स्थान दीजिए हाँ ये अपना विनय है हुँ? हम्म? अपना आगे पीछे होने में किसी को कुछ हरकत नहीं आनी चाहिए बचमाइए थोड़ा कम बस बस बस हाँ चलते तो जस्मीन आप बोलती है कि हम आपका वो चीज जो आपके बीच में आता है तो निकाल दीजिए जो अंतराय करता है रुकावट करता है शांति थी थोड़ा अगर आओ जीतू भाई थोड़ा अगर छह इंच दस दस ऐसी बात है लेकिन मेरा आशीर्वाद है आपको जाओ जस्मिन जस्मिन करके थर्ड पर्सन में ऐसा आप करते जाओ व्यवहार तो आपका लेवल बढ़ता जाएगा हाँ और थर्ड पर्सन में करते समय आपको ख्याल तो है ही अंदर कि हम शुद्धात्मा है समझी के नहीं ये करो जाओ तो हम दूसरा लेंगे यहाँ है ना सब हाँ। अभी कल के सुबह के जो प्रश्न आए हैं अगे सत्संग के लिए मटेरियल उसमें रखते हैं नीचे नहीं नीचे रखो है ना आप ले लिए सुरेश भाई को यहाँ लेते हैं डेक्शन ना ओके आ, ये हमारे सुरेश जी अमेरिका के कम इंडिया के हम्म पहले तो अमेरिका के ही बोलते थे अभी कम हो गए अमेरिका कम हो गया अभी इंडिया का ज्यादा हो गया <laughs> क्या कर સુરત મંદિર ત્યાં રહે સોસાયટીમાં દાદાએ કહ્યું હતું કે આ આટલું અદભુત સુરતનું કોમ્પ્લેક્સ થાય છે એ દાદાના આશીર્વાદ સાથે એમના હાથથી જ પાયા નંખાય બધું થયું છેક સુધી આવ્યું ઉપર પ્લેન બધું પછી સ્વાસ્થ્ય થયું મૂર્તિ આવતી ત્યાં સુધીની બધી વાતો પણ પછી આગળ બન્યું મહાત્માઓથી એ મહાત્માઓથી નથી બન્યું મહાત્માઓથી નથી બન્યું અને બધાને અંદર અણસાર સ્વરૂપે બધાને અનુભવ છે કે આટલું મોટું આ બધા પ્રોજેક્ટોના બધા થયા છે બધું એ કોઈને કરવાથી થયું આ વાત ના તો બલીએ આપણે પણ એ તે વખતે આ વાત બહુ જરૂરી છે કયું રાજ શું આપણાથી આ પદો બધા થાય છે તે તમારાથી થાય છે આ વાત છે કોઈના જેમ બોલી ના શકાય કે મારાથી આમ આદિનાથ આ શીખવાડ્યા અને આદિનાથના વારસદાર એવા દાદા ભગવાન એટલે એ જાણે કે હવે આ કાળમાં પાછું નવેસરથી પાઠ શીખવાડવા પડશે બધા સંસ્કારી થઈ ગયેલા માણસોમાં અને સમાજમાં તે માનવતાના પાઠ આપવા પડશે તેમને રાખ્યા હતા કે તે આટલા બધા એના ભેગા પાઠ તમારે આપવાના કારણ કે આ બધાનું શું કે છે ચારણ કરી કરીને જેને નીકળી જવાનું થયું તો બધા નીકળી ગયા અને રહી ગયા એટલા બાકી રહ્યા છે <laughs> એને અમારા ચરોતરની ભાષામાં ચોર્યું કે છે ચોર્યું ચારણમાં રહી ગયું ને બધું ચોર્યું એટલે એમને પણ દિલવાળા સારા હોય એવા બધા ભાવવાળા મુક્તિભાવવાળા એમનું કોણ કરશે કામ કેમ થશે એમનું એટલે એમને તો પચેલું જ બધું તૈયાર આપી દેજો એટલે એમને પચાવવાની માથાકૂટ ના કરવી પડે જેને માગણ પડીએ પડીએ એમને પણ પચેલું આપી દો કે મારા સાહેબ હા પણ આપને તો બહુ મથવું પડે સંયમ પરિણામમાં હે ભગવાનનો આચારાંગ સૂત્રોનો ધર્મ છે સાધુ ધર્મ સંયમ બહુ સુંદર ભણ્યો છે એટલે સુરેશભાઈ પૂછે છે બે હજાર નવ ગુરુ પૂર્ણિમાના સમયે સત્સંગમાં આપે એક સારો પરમ સત્સંગમાં પ્રગટ અને પ્રત્યક્ષનો ફોડ પાડ્યો છે પ્રગટ અને પ્રત્યક્ષનો પ્રગટ કૌશમાં જ્ઞાનવિધિ વખતની પ્રજ્ઞા સાથે થાય છે તે અને પ્રત્યક્ષ એ અનુભવ પ્રમાણથી થાય છે તે એટલે જ્ઞાનવિધિ લીધી સમયે પછી અને બીજા જ દિવસથી જે પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થાય છે કે હે વ્યવહાર જીવ ચેત ચેત ચેત એવું સતત ઓટોમેટિક અંદર ગોઠવણી થઈ જાય છે જે ભરતજીને આદિનાથ ભગવાને કહ્યું કે તમારા બધામાંથી કોઈ એકને એવો મૂકી દો અને જે એવા થોડા હોય એ કયા કરે ચેત ભર ચેત એટલે તમે ક્યાંથી રાખી શકો કવિરાજ કહે છે આ તો સંભવ નથી સાહેબ <laughs> કંઈક એવું કરી દો તમે દાદાની શક્તિ સત્તાથી એટલું કરી દીધું એમને એ શક્તિ મૂકી દીધી એમને એટલે વિકલ્પમાંથી વી કળાઈ નખાયો અને તમે હતા એ રહી ગયા તમે હતા જ પણ ખબર નહીં અને હા તે વી કાઢો તો વી કાઢવાની સત્તા દાદાની હતી હું ને મારા પણાની અને તમે જે છો તે તમને જાતે જાગી ગયા હવે એમાં દાદાએ શું કર્યું પણ જશો દાદા જ આપવું પડે આપણે બધો ઊંઘાને ધંધો રહે એટલે એટલે પ્રત્યક્ષ આપણે જસુભાઈ સાહેબ કહેતા એમને બહુ મજા પડી ગઈ હતી દાદા પ્રગટ તો થઈ ગયા આપ જ મારા કૃપાળ દેવ છો જરૂર પરંતુ હવે આજ્ઞાધર્મ મળ્યો છે એ આજ્ઞાધર્મે કરીને અમારે અમારા માટે અમારે પ્રત્યક્ષ થવાનું છે એમ કહે છે જેટલા જ્યાં જે થયા તે બરોબર છે ચાલ્યા જ કરે છે બધા માર્ગમાં છે આપણે મોટી યાત્રાએ નીકળ્યા છીએ ત્યારે બધા કંઈ કોઈ આમ હોય તેમ હોય બધું ચાલ્યા કરે પણ એક જ માર્ગ છે આખો યાત્રાનો એ જ માર્ગ છે એટલે એમાં કોઈ કલ્પના કે કશું કરવાની જરૂર નથી લક્ષ્ય છે કે પહોંચ્યા છીએ આપણું ધ્યેય ધ્યેય સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું છે અને ધ્યેયના ધ્યાતા સ્વરૂપ ધ્યાનમાં મુકાઈ ગયા છીએ એટલે આપણે પ્રયાણમાં છીએ પછી એ ધ્યેય સ્વરૂપ ધ્યેયનું જ પ્રાપ્તિ થાય બીજું કશું ના થાય તમને બીજું થાય જ નહીં અને એ જ ધ્યાન ધર્મ ધ્યાન હોઈ શકે અને અમુક અદભુત તમે વ્યવહાર અને વ્યવહારના દબાણો ના હોય અસરો ના હોય એ મુક્તતાના ભાગમાં જ્યારે ધ્યાનમાં હો તમે ત્યારે શુક્લતા એ કરીને હોય શુક્લતા એ કરીને અને વ્યવહાર હોય ત્યારે તો ધર્મ રહેવાનો જ છે ધર્મ ક્યાંય આગો પાછો ના થાય ધર્મ એ જ કે તમને વ્યવહારથી વ્યવહારમાં રાખે વ્યવહારમાંથી વ્યવહારમાં રાખીને વ્યવહારને ક્યારે પણ રૂપ ના થવા દે ગમાબેન એને ધર્મ કહેવાય છે અદભુત ધર્મ છે અને એ જ ધર્મ ધ્યાન છે આપણું એટલે એમને પ્રગટ ને પ્રત્યક્ષનું કહ્યું એમાં પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પુરુષ અને આરતીમાં સિમંદર સ્વામી દાદા ભગવાનની સાક્ષીએ પહોંચાડું નમસ્કાર સ્વામીને પ્રત્યક્ષ પર પામું હું એ લખ્યું છે માધ્યમ જ્ઞાન અવતાર આ રીતે એક બે પ્રગટ ને પ્રત્યક્ષ શબ્દનો પ્રયોગ અને પરમાર્થ સમજાવવા કૃપા કરશો જી મારે સોનિયા ગાંધીજી પાસે જવું છે તેટલું સહેલું નથી જવું રમાબેન શું કહો છો સહેલું છે રાહુલજી તો બધા મળી છે બધા વાંધો નથી આવો આવો પણ એમ કઈ આપણને જવા દેવા નથી કોઈ મનમાં જવું જવા દે દર પંદર કોને તમારું ઓળખાણો તો જવાય સમજાય ને તે જેનું સિમંદર સ્વામી ભગવાન ઓળખાણ હોય એની મારફતે જવાય ને આપણે એ માધ્યમ છે અને ઓળખાણ એમને છે તો એ ઓળખાણ આપણને પાડ્યું છે એટલે આપણે પાડ્યું છે એટલે આપણો તાર સંધાઈ લો એવું આપણું રહે અને એ પ્રમાણે રહેવાનું પણ માધ્યમ આપણે અર્ગું ના કરી શકીએ એ બહુ મોટી વસ્તુ છે એટલે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ લખ્યું સાક્ષી એ જ હોય કે અટલ હોય એ ફરી જાય એવી ના હોય સાહેબ એ તો વ્યવહારમાં ક્યાંય ગુમરાહ કરી દે એ નિશ્ચય સ્વરૂપ જ રાખે તમને અને નિશ્ચયની સજીવન એબ્સોલ્યુટ મૂર્તિ છે ત્યાં જ લઈ જાય કારણ કે એમનું ઓળખાણ છે ને એમનું અનુસંધાન છે અદભુત છે એટલે આપણે આપણે દાદાએ કંઈ એમના પોતાના ગુણગાન ગાવાથી નથી બોલાવડાવ્યો નમસ્કાર સિમંદર સ્વામીનો કે અહીંયા બેઠા બેઠા તમને મહાવીર તીર્થનું આપણે ત્યાંનું ત્યાં નમસ્કાર કરતા એ તમને ફળ મળશે તમે ચાલીસ વખત બોલશો તો એકસો આઠ મણકાનું તમને બહુ સુંદર ફળ મળશે તમને ચાલીસ વખત બોલવામાં બોલો કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી ભગવાનની સાક્ષીએ વર્તમાને વર્તમાને મહાવીદે ક્ષેત્રમાં વિચારતા મહાવીદે ક્ષેત્રમાં વિચારતા શ્રી શંકર ભગવાન શ્રી શંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું અત્યંત ભક્તિથી નમસ્કાર કરું અને આ જ રીતે નિષ્પક્ષપાતીપણે એમને ઓમ પરમેશજી ભગવંતોને નમસ્કાર કરાવડાયા પંચ પરમેશજી ભગવંતોને નમસ્કાર કરાવડાયા અને વીસ તીર્થંકર ભગવંતોને નમસ્કાર કર્યા વિહરમાન તીર્થંકર ભગવંતો કૃષ્ણ ભગવાનને કરાયા કે જેથી નિષ્પક્ષપાતીપણું આપણા જૈનોમાં બહુ સારી રીતે સચવાઈ રહે આપણાથી સ્વપ્નમાં પણ એવો ખ્યાલ ના કે કૃષ્ણ ભગવાન આજે ક્યાં છે શું છે કેવી જગા છે આમ એવું ના હોવું ઘટે એટલા માટે બોલાયા અને આપણા વીર પ્રભુ જેમનું શાસન ચાલી રહ્યું છે ત્યાં જે શાસનમાં છે એટલે એ વીર નમસ્કાર કરાવડાયા બહુ સુંદર અને પછી કે દાદા ભગવાન અત્યારે અહીંયા હાજર છે અનુસંધાનવાળા એટલે એમના નમસ્કાર કરાવડાવે છે અને પછી કલ્યાણમૂર્તિ સર્વે સમજદારી મહાત્માના સુંદર નમસ્કાર કરાવે છે અને કોઈ જાતનો પક્ષપાત નહીં કશું નહીં બધી ક્ષમતા અને પછી તો આખા બ્રહ્માંડના કરાવડાવે છે આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ મસ્તના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર રિયલ સ્વરૂપ ભગવત સ્વરૂપ છે ભગવત સ્વરૂપ છે જેથી સારા વિશ્વને સારા વિશ્વ ભગવત સ્વરૂપે દર્શન કરું છું ભગવત સ્વરૂપે દર્શન કરું છું રિયલ સ્વરૂપ રિયલ સ્વરૂપ એ શુદ્ધ આત્મ સ્વરૂપ છે શુદ્ધ આત્મ સ્વરૂપ છે જેથી આખા જગતને જેથી આખા જગત શુદ્ધ આત્મ સ્વરૂપે દર્શન કરું છું શુદ્ધ આત્મ સ્વરૂપે દર્શન કરું અહીંયા જગતનો શબ્દનો અર્થ બહુ સુંદર નીકળ્યો બહુ સુંદર નીકળ્યો એમાં આપણા અમીન સાહેબ બહુ સારા નિમિત્ત બન્યા છે બહુ સુંદર નિમિત્ત બન્યા છે અને અમે બહુ એમના પર રાજી ખુશ છીએ ત્યારથી બહુ આનંદ આવે છે જગત શબ્દ સમજવાથી જગત એટલે આપણે અને શરીર અને શરીરથી બહાર બધું છે જગત આપણે જ્યાં સમજીએ છીએ હકીકતમાં જગત એટલે આવન જાવન સ્વભાવવાળું શરીર તે અને શરીર અને શરીરનો વ્યાપ એ બધું જગત છે જો શરીર ના હોય ને તો શરીરનો વ્યાપ ક્યાંથી હોય તો એને જે શરીર માટે જગત હોવું જોઈએ તે જગત ક્યાંથી હોય એનામાં બેન એટલે દરેકને માટે દરેકનું જગત છે જતાં વિશાળ જગત છે અને બધું જ ઇન્ટર કનેક્ટેડ બધું કનેક્ટેડ તાણામાણાથી જોડાયેલું છે પાછું છે ખરું પણ તાણામાણાથી પણ દરેકને પોતાના વ્યક્તિગત વ્યાપ સાથેનું ને વ્યવસ્થિત ખોળે છે વ્યાપકને વ્યવસ્થિત દિવ્ય ચક્ષુએ નીલાણી ઢોળે છે દિવ્ય ચક્ષુએ નીલાણી ઢોળે છે રમાબેન અહીંયા બેઠા છો ને તમને એમ લાગે કે નરેન્દ્રભાઈએ કહ્યું તું કામ છે અત્યારે શું કરતા છે એટલે તરત જ જાય તમે બેઠા છો અહીંયા આગળ એટલે વ્યાપ કહેવાય અને વ્યાપક એટલે આપણે ક સ્વરૂપે જેટલા વ્યાપ વ્યાપકમાં નતા એટલું આપણું વ્યાપક એટલે જે વ્યવસ્થિત એમ ખોળે છે એટલે વ્યવસ્થિત શક્તિ આ સમજવાની છે વ્યવસ્થિત શક્તિ આગળ કારણ કે વ્યાપક એટલે શું કે અવસ્થામાં અવસ્થિતપણું તે વ્યાપકપણું શું કહ્યું એને વ્યાપક પણ ગયું અને બધાનું મનથી વાણીથી ગવાથી હોય જ વ્યવહારથી પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિયથી છે વાણી અંતરવાચા બાહ્ય વાચા બંને છે અને મન એમાં આખું અંતકરણ આવી ગયું કારણ કે મનના સ્તરે અંતકરણ બધું આખું અસર પડે છે આપણને પણ ચાર વિભાગથી પડે છે એક પાર્લામેન્ટરી સિસ્ટમ કહી દાદા એવી નહીં તો एक પક્ષી થઈ જાય સાહેબ કેટલી આશીર્વાદ એમ તો દયા છે પાછા પાર્લામેન્ટ એક ને એક જ બધું માથે લઈને શું થઈ જાય પછી આપણે તો બધું ચૂત એ થઈ જઈએ આપણે બીજી બીજા બીજા ડિપાર્ટમેન્ટમાં રહેવું હોય તો રહેવાય નહીં કોઈ જગાએ બુદ્ધિના હિસાબમાં કેમ કરે મને જેવું ચલાયા કરે તો બે રેજી કહો ખરું કે નહીં આપણે ચિત્તને અંદર બહાર એને એને ફરવાની ટેવ હોય તો એને કંઈ બંધ કરાવી શકે બંધ એને કંઈ બંધ કરી શકે આપણે ગમે તેવા સિક્કા મારી દેવા હા જાઓ હા હા ના પડાય એને આવું છે પણ મન મન અહંકારને રાજા તો કયો પરંતુ આ શરીર અને શરીરરૂપી ભગવાનની પ્રતિનિધિત્વતા વ્યવહારથી એ જાણે કે જાણે જે રીતે છે તે રીતે એમાં મન મુખ્ય છે એટલે તો મનને બધા શાસ્ત્રોમાં ખાસ કહ્યું મન એ જ આ સંસાર બંધનું કારણ છે અને મન એ જ મુક્તિનું કારણ છે મન આગળ જ મને ફર્યા કેવા જ્ઞાન ખુલ્લું થયા પછી કેવા જ્ઞાનમાં બધી અવસ્થાઓને એ શિક્ષા પક્ષ બધું ચાલ્યા કરે છે આખું ખરું તપ ત્યાર પછી થાય છે મન પર્યા જ્ઞાન પછી જ તપ ચાલુ થાય આપણને આ તો એમનું પચાયેલું આપી દીધું છે એટલે સીધે સીધે એવું તપસ્ચરણમાં નથી આવી શકતા મૂક્યા છો એ જ તપસ્ચરણમાં આપણને બિલકુલ દાદા મૂકી દીધા છે પણ અમિત સાહેબે કહ્યું કે ઊંઘમાં શ્રીખંડ ખવડાવી દીધો છે એટલે જશે ચિકન થશેનું કામ તો કરશે ને કે છે એવું છે દાદાજી કોણ છે નિરંજનભાઈ છે નિરંજન નિરંજનભાઈ બોલો હવે આ દાદાજીએ આપણને ચાલીસ વખત સિમંદર સ્વામીના નમસ્કારનું આપણને કહ્યું છે હવે મને એક વસ્તુ મંદિર અંદર એવી ગઈકાલે સત્સંગમાં થઈ હતી વાત બિહારી સાહેબ તો આપણે સમસ્તરી પ્રતિક્રમણ પર્યુષણમાં જે થાય છે જૈનોમાં ક્રમિકમાં તો એમાં એક ચાલીસ લોગસનો કોષ્ટક આવે એમાં જેની અંદર એક લોગસમાં ચોવીસો ચોવીસ તીર્થંકરનો ચલો નમસ્કાર આવે બરોબર તો એ ચાલીસ લોગસનો કોષ્ટક અને આ ચાલીસ વાર શિવંગર સ્વામીને નમસ્કાર એનું કઈ અનુસંધાન કહ્યું હોય તો જરા આપ જરા એનું અનુસંધાન એક જ કે અસંયત એટલે કે સંયમી દેખાય નહીં એવા દાદા ભગવાન પરંતુ ચોવીસ તીર્થંકર ભગવંતોનો ભેગો સંયમ એમનામાં છે કહું તમને આપણે સમજી ના શકીએ આપણે એમને હાજરી મતા તો ના પણ આપણે પ્રેમ એમનો એટલો બધો પ્રેમ આપણા પર વરસ્યો છે આ વિતરાગતા એવી ચીજ છે અદભુત દશાની કે એ બધાને લાભાન્વિત થવા માટે દેહ કરીને દેહ માધ્યમથી એ પ્રેમ સ્વરૂપે બહાર ઢોરાય એ વ્યવહારમાં વ્યવહારમાં હા વ્યવહારમાં અને એ ના ઢોરાય ત્યાં સુધી આપણે પામી શકીએ નહીં કશું એટલે પ્રેમ એટલે શુદ્ધ પ્રેમ કયો શુદ્ધ પ્રેમ એક પક્ષી એમાં બે ના હોય એક જ હોય એકત્વ શું કહ્યું એકત્વ હમ અન્યત્વ ક્યારે પણ ના થઈ શકે બધા અન્યોમાં સાથે રહી રહીને પણ એક જ એકત્વનું પરિણામ પરિણામી સ્વરૂપ એટલે તીર્થંકર ભગવંતોનું એ ચરમસીમાનું છે અને જ્ઞાની પુરુષનું એમની જોડે જોડે નજીકનું છે આ કારણે આવું છે સમજ્યા એટલે એમાં બીજું કંઈ બહુ વિચારવાનું નહીં વ્યવહારમાં જે મૂક્યો છે બધું વ્યવસ્થિત છે બરોબર છે હા બરાબર આરતીમાં એટલે આ બરાબર થઈ ગયું ભાઈ હવે તમે બીજું આગળ બીજું તમારું છે આ કાગળ આ નિરંજન મહિનો તો આ લઈ લો લો મને થોડું પાણી આપશો કવિરાજ એક પદ એવું કહી લો કે સિમંદર ને બધું કયું મારું સ્વરૂપ મારું સ્વરૂપ એ લો ને મજા આવશે બીજા કાગળ આપ્યા પાછા આપી દેજો અથવા પછી સાથે આપી દેજો તે બીજા जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દેરાસરમાં જઈએ કે સિમંદર સ્વામી બાબાના દર્શન કરીએ ત્યારે દાદા બાબાને શીખવાયેલું અમને હે પ્રભુ આપ મારી મહી જ બિરાજેલા છો પરંતુ મને મારું સ્વરૂપ ઓળખાયું નથી પરંતુ મને મારું સ્વરૂપ ઓળખાયું નથી તેથી આપના દર્શન કરું છું તેથી આપના દર્શન કરું છું મને મારું સ્વરૂપ ઓળખાય મને મારું સ્વરૂપ ઓળખાય એવી કૃપા કરો અથવા આપના પ્રતિનિધિ સમાન અથવા આપના પ્રતિનિધિ સમાન જ્ઞાની પુરુષનો ભેટો કરાવી આપો જ્ઞાની પુરુષનો ભેટો કરાવી આપો મારું સ્વરૂપ મુજને સ્વરૂપ મુજને મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયો સ્વામી નથી જણાયો તેથી કરું છું દર્શન તેથી કરું છું દર્શન શ્રી મંદરા તમારું हरिहन्त स्वानुभवती हरिहन्त स्वानुभवती श्रीदारो भावप्रज्ञा श्रीदारो भावप्रज्ञा जन्मोऽपि साम्भयो छे जन्मोऽपि सा કોઈ પણ નાનો બાળક ઝૂંપડપટ્ટીનું હશે તો કેમ એટલું તો જાણે છે કે ભગવાન શરીરમાં કંઈક છે એ વયું જાય છે એટલે કે આત્મા જુદો છે શરીર જુદો છે આ બિલીફ હિન્દુસ્તાનના દરેક બાળકમાં છે દરેક જીવમાં છે પણ ભગવાન આપ તો આ અનુભવથી પ્રાપ્ત કરીને બેઠા બેઠા છો તો અમારી બે ઉભી આ જે અજ્ઞાન છે અમારું આ બાબતનું એ આપ વિદારી આપો હરિહંસ સ્વાનુભવતી દારૂ ભાવ જ્ઞાન પ્રગટ છે પ્રજ્ઞા જ્યાં કલથી હું સુધારું મારો જે વિશેષ કલ્પ થઈ ગયો છે એ વિશેષ કલ્પને સુધારીને વી કઢાવી નાખું જ્ઞાની પુરુષ પાસે મારો વી કઢાવી નાખો હું એટલે ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ વી રહ્યો આપણો ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ માગતો ચાર્જમાં સંસ્કૃત વી કાઢી આપો ને એમ હવે તમારા હાથમાં સત્તા આવી એ સત્તાનો પ્રગટ છે પ્રજ્ઞા જ્યાં કરતી હું સુધા એ કલ્પીય સત્તા છે તમારી એટલે કે ઓરિજિનલ છે એટલે ચાલો વી ઘૂસી ગયો છે ને એટલે પ્રત્યક્ષ કાઢી આપો એમ કહીએ છીએ કલ્પી ચાલો જ્ઞાની જ્ઞાની પુરુષ પાસે લોક તારા ગીતા સવ તમાને ગીતા સવ તમાને સચક્ષણાત્મભીમો तन्मयाङ्गे निर्भेद तन्मयाङ्गे તર પિતો અમારો સમાધિ જીવતા પરમાત જીવી જાણો પરમાત જીવી નથી જણાયો સ્વામી નથી જણાયો તેથી કરું છું દર્શન તેથી કરું છું દર્શન મંદરા તમારું મંદરા તમારું બહુ સુંદર હવે આપણે કવિરાજ બાકીનો સત્સંગ લઈએ આપણે નિરંજનભાઈ મહાત્મા વડીલ એમને આ જરા પૃછા છે એમની થોડા અનુભવ જ્ઞાનસૂત્રોની એમાં શ્રેણી વીસ અમારી અનુભવ જ્ઞાનસૂત્રોની છે વીસમી શ્રેણી એમાંના પૂછ્યા છે એમને અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન અને છાસઠ પાંચ છે લઈ લઈએ આપણે સૂત્ર નંબર અડતાલીસમું છે શ્રેણી વીસમીમાંથી પુસ્તિકા વીસમીમાંથી જો પાછળ પેલો ફૂટ કેમેરા છે એટલે બેન પેલો કેમેરા હલાવશો નહીં જો કેમેરા ના અડશો બેસી જાઓ ક્યાં છે જીતુભાઈ અહીંયા હું ક્યાં છું ઓકે વચમાં કોઈ ના આવે આ બેન લાલ છે ને તે વચમાં સારું સૂત્ર નંબર અડતાલીસમું લઈએ આપણે શ્રેણી વીસમીનું કોઈ જગ્યા હોય તો ગોઠવી જાઓ કોઈને અડચણ ના થાય એવી રીતે બસ બેસો સર સૂત્ર નંબર અડતાલીસમું ભેદ બુદ્ધિ ઊભી થાય તો સમજવું કે હજી આપણે ક્યાંક ને ક્યાંક લોકસંજ્ઞામાં ફસાયા છીએ એનાથી છૂટવું જ જોઈશે એમ નહીં સમજવું કે હું મહાત્મા છું માટે લોકસંજ્ઞા છૂટી ગઈ એ પરિબળો બહુ સ્ટ્રોંગ છે માટે ચેતતા રહેવું આ જાગેલા માટે સદાય સાબદા રહેવા માટેનું એક ચેતવણી છે બીજું કંઈ નથી અનુભવ પ્રમાણથી અમે આ દેશ સાથે કવિરાજ આ દેશ સાથે સુડતાલીસ વર્ષથી ફેબ્રુઆરીમાં સુડતાલીસ પૂરા થશે ફેબ્રુઆરી માર્ચમાં એ રીતે રહ્યા છીએ માટે અમારા અનુભવ પ્રમાણ સૂત્રો મેં કોઈને કહ્યા નથી આ તો મારું અંદરનું આ દેહ સાથે રહેવા પણ એ બહાર નીકળી ગયું અને સત્સંગ જે જે થયા એમાંથી બધાને લાગ્યું એ પ્રમાણે પુસ્તિકાઓ નીકળી એમાં પેલા ઠાકોરભાઈ પટેલ જરા નિમિત્ત બની ગયા હતા શરૂઆતમાં અને બીજા ઠાકોરભાઈ આપણા એક સુરતના હતા એમને એમનો સહકાર મળ્યો અને એવી રીતે એમને ઝેરોક્સથી ચાલુ કરીને આ બધું ચાલુ કરી દીધું હતું આવું થયું હતું અનુભવ કોઈ દિવસ પોતે જાતે નહીં બોલે અનુભવને વાચા નથી એ વાત શબ્દાતીત છે આ વાત છે એટલે આપણે હિતાહિત સ્વરૂપ બહુ સારી રીતે આપણને સમજાવી શકે એવા વ્યાખ્યાનો પણ એ બધા વ્યાખ્યાનો આપણને ઘણા મળે છે બધું જ છે આ તો અનુભવ પ્રમાણ એ કસોટી છેલ્લી છે અનુભવ પ્રમાણ અનુભવ પ્રમાણે વાચન ના હોય પણ છતાં એ અનુભવ વાણી દ્વારા નીકળે એ વાણી બહુ સુંદર છે પરંતુ ક્યારે કે એમાં આપણા અહંકારનું બધું જ કદરૂપાપણું નીકળી ગયું હોય પછી હું મહાત્મા છું છતાં પણ આપણે વ્યવહારમાં અને સમાજમાં સામાજિકતાએ આપણું રૂપારાપણું એ કામનું નથી પરંતુ અંતરનું અહંકારનું રૂપારાપણું જરૂર છે અહંકાર જન્મ છે અને અહંકારની મુક્તિ થાય છે ન કે આત્માની પરંતુ આપણે આત્માની શાસ્ત્રમાં અને ધર્મના આરાધનામાં આપણે સમજીએ છીએ એ અહં એ આત્મા સમજવાની વસ્તુ છે એ અવસ્થા આત્મા છે શું કહ્યું મૂળ આત્મા નથી એટલે આત્માની ભાષા શાસ્ત્રોમાં જયારે આવે છે ત્યારે એ એક જ વાક્યમાં ત્રણ બે ત્રણ વખત હોય અગર તો બે વખત હોય તો પણ એનો ભેદ પડવો એટલો સહેલો નથી સમજી લેવું પડે એને ગમ કઈ ગમ કહી દાદા ભગવાનથી આમાં બહુ ખુલાસાઓ નીકળ્યા સારા સારી રીતે નીકળ્યા છે પરંતુ એવા પ્રકાશમાં જો આવ્યા નથી વ્યવહાર આત્મા એ ધર્મની આરાધનામાં ક્રિયાઓના ક્રિયાત્મકપણાથી આત્મલક્ષી તરીકે ધર્મની આરાધનામાં હોય છે ત્યારે એ વ્યવહારાત્મા હોય છે વ્યવહારાત્મા અને વ્યવહાર નિશ્ચયનું સ્પષ્ટ વચમાં બંધન કરતો બંધન નીકળી જાય મોહ સ્વરૂપનું અને વ્યવહારને નિશ્ચયનું વિભાજન થઈને સ્પષ્ટ નોખા થાય છે સ્પષ્ટ નોખા થાય છે અને નિશ્ચય નિશ્ચય સ્વરૂપનો આપણો સ્પર્શ થઈ આપણું અનંત સુખ ચાખીએ છીએ અને એની સ્થિતિ કેન્દ્રવર્તી પ્રાથમિક ભૂમિકાએ થાય છે આપણી ત્યાર પછી તમે તમારા પ્રાથમિક ભૂમિકાના સ્વભાવમાં આવ્યા પછી એ સ્વભાવ પ્રગટ થતો જતો પ્રત્યક્ષ પ્રગટ થયેલો પ્રત્યક્ષપણે થતો જતો જાય છે આજ્ઞાધર્મે કરીને અને આના જ કારણે આણાએ ધમ્મો આણાએ તવો કહ્યું છે એ વ્યવહારથી પણ એટલું સમજીએ તે પણ નિશ્ચય સાથેનો વ્યવહાર હોય ત્યારે સોનામાં સુગંધ ભણે બહુ સુંદર થાય એક કિંમત છે એની એટલે આ તો દાદા ભગવાનની આપતવાણીમાં અને એમના વચનોમાં અદભુત જે જે સત્સંગ પ્રમાણોથી અનુભવ પ્રમાણો નીકળ્યા છે એમાં ચેતવણીના સુરો જ્યાં ત્યાં છે પરંતુ એ ચેતવણીના સુરો બધા મોગમ રહેલા છે અને આપણને ઉલ્લાસ પરિણામ એવા સુરો આપણે બધા પકડી ગયા છે હંમેશા આપણને ભાવતી વસ્તુ જલ્દી પકડી જાય ભાવતા સ્વરૂપ થઈ ગયા એટલે પણ વચમાં થોડી ચેતવણી મૂકવી પડે આ તો દાદાનું પચાયેલું આપણને મળ્યું છે એટલે પણ હવે આપણે <laughs> આપણો બાકીનો રહેલો અપચો હોય બધો એને નીકળવો પડે ને એની જરૂર છે આપણને એટલે આ તો એ પ્રમાણે છે ભાઈ હા કોઈ ટીકા સ્વરૂપ એવું નથી સૂત્ર નંબર ઓગણપચાસ આ તો અમે અનિત સાથે રહીને એવી રીતે ચેતી ચેતી રહેલા એટલા માટે આ શરીર જોડે રહેવું બહુ આકરું છે બહુ સાવધાનપણે રહેવું પડે છે ભારંડ પક્ષીને પ્રમાણે ભારુંડ પક્ષી કહેવાય છે એમાં અંતરાત્મા દશાએ કરીને શરીર દશાએ સાથે રહેવું જે શરીરની દશા અંતરથી બહારથી બે રીતે છે એમાં ભારણ પ્રક્ષિપ્રણ રહેવું પડશે એમાં ડ્યુઅલ રોલ છે બધો શરીર અંતર બહારથી છે તે બહારના વ્યવહારોથી બહાર તો બધા રખાવ છે આપણે ના રહેવું હોય તો એ પણ અંતરમાં આપણે એની હાથે રહેવું જ પડશે ભારુંડ પક્ષી ભારુંડ આવું કે છે હવે આપણે કઈ કલ્પના હશે પક્ષીની એવું પરંતુ આજે સાયન્સને આટલા બધામાં કહે છે કે હવા પક્ષીઓને આ બધું શું સમજવા જેવું છે એક જ પચન ક્રિયાનું ત્યાંથી માંડીને એક જ અંગ અને અહીંથી જ મોડા જ બે બે મોડા હોય એટલે બે માથા થઈ ગયા અને બંને માથા અને માથા એટલે પોતાની આઝાદી દરેકના સ્વાદ જુદા ટેસ્ટ જુદા બધું જ જુદું અને અહીંથી પચન શક્તિમાં બંને માટે કોમન હવે એકની ઈચ્છા અને બીજાની ઈચ્છા બે જુદી જુદી હોય છે કારણ કે માથા જુદા છે ને એટલે એ પેલા માથાવાળાને બહુ ચટાક્યું હોય તો એવું સુંદર ફળ દેખાય જુએ અને બીજું માથું જરા શાણું હોય શાણું હોય શાળાબોધ પામ્યું હોય અને એ બંને પણ એક સાથે રહેવું પડે અને એટલા સમથી રહેવું પડે છે એમને કે એકનું બીજાનું બંનેને લાભ કરે એવી રીતનું પણ તેનું ચટાક્યું હોય તે એને એની રીતે સ્વતંત્ર ચટાકીએ ચટાકે પણ થાય ને આવું ફળ જોઈને લઈ જાય ત્યારે પેલું જહાન સમજે અરે આ લાગે છે આવું સુંદર બધા લોભાઈ જવાય એવું છે આમાં પણ આ જાણતું નથી કે આ ઝેર છે આ ફળ ઝેરી છે અને એ જો આરોગશે તો એને કહે છે કે આ ના કહીશ ના કહીશ આ ખાઈશ તો આપણે બે ખલાસ ડાયું તારે એ કહેશે કે મારી મારી જોડે છે તો કંઈક તો હશે ને મન તો દિલ તો બહુ થાય છે પણ સાવચેતવું પડે છે આવું છે આપણું સાહેબ પણ અઘરું નથી દાદાએ બહુ સારું સટ આપ્યું છે પણ આપણે અઘરાપણામાંથી નીકળતા આપણે છીએ એને સહેલું રાખવાનું છે આજ્ઞાધર્મનું સહેલાપણું કારણ કે આપણે અઘરા બધા પરિચયોમાંથી નીકળ્યા છીએ અને અઘરાના બહુ પ્યારા એમનો વાર બહુ થઈ ગયેલું છું શું સીધું જીવન મળ્યું પણ પેરું જતું નથી બધું પડઘા આ વાત છે સાહેબ એટલે આમાં ચેતવણી જ છે બીજું કશું જ નથી પરંતુ જીવન અને જીવનનો સમય શ્વાસ અને શ્વાસની કિંમત બહુ મૂલ્ય છે બહુ મૂલ્યવાન છે પ્રત્યેક શ્વાસે શ્વાસે એટલા માટે આ એટલે આજ્ઞાધર્મ એવો થઈ જવો જોઈએ આપણી આપણી પાસે આપણી સાથે નિશ્ચયથી એટલે કે વ્યવહારના નિશ્ચયાત્મક નિશ્ચયનું પ્રતિપાદન કરનારા વ્યવહારના નિશ્ચયથી એટલે આજ્ઞા ધર્મના નિશ્ચયથી એવા થઈ જવું જોઈએ કે નિશ્ચય જે શ્વસન ક્રિયા આપણી ચાલે છે એવી રીતે ચાલે આપણી ધમનીઓ ચાલે છે ત્રણ નાડીઓ ચાલે છે એવી રીતે ચાલવું જ જોઈએ ધીમેથી અને સુષુમના સ્વરૂપે થાય એ જોવું જોઈએ આપણે આજ્ઞા ધર્મ નિશ્ચય સ્વરૂપ કે હું આ પાડું છું તે પાડું છું જોવાની જરૂર નથી તમારે એની મેતે થયા કરશે જોજો અને શક્તિ માગવી પડે આપણે કારણ કે એ નિશ્ચય નિષ્ઠ અટલપણે રહેતો નથી એટલા માટે શક્તિની પ્રાર્થના હોવી જ ઘટે નિશ્ચય પ્રાર્થના વગરનો નિશ્ચય સ્વરૂપે ફરી ના શકે પ્રાર્થના હોવી જ ઘટે કોઈ પણ નિશ્ચય હશે તેની સાથે જેની જેને જે માન્યતા શક્તિની સ્ત્રોતની હોય જ્યાંથી જ્યાંથી એને પ્રાપ્ત કરવાની એ પ્રમાણે એને પ્રાર્થના કરવી જ પડે સમજ્યા એ બહુ જરૂરનું છે અને જ્યાં અનંત શક્તિનો સ્ત્રોત છે અનંત શક્તિનો મૂળ શક્તિનો એવો સ્ત્રોત તો મળવો જ મુશ્કેલ ને અને ત્યાં પ્રાર્થના કરીએ તો સુંદર છે આજે શ્રીમંત સ્વામી ભગવાન આપણે જોયા નથી જાણ્યા નથી ઓળખાણ નથી પરંતુ દાદા માધ્યમથી છે એટલે શક્તિનો સ્ત્રોત દાદાનો છે આજે પણ એમનું યશ નામ કર્મ એ શક્તિનો સ્ત્રોત સ્વરૂપે કામ કરતું તે કેવી રીતે કરે કે એ વ્યવહારના પૌદ્ગલિક માધ્યમોથી જ થઈ થઈ શકે એટલે જેનામાં જ્યાં જ્યાં જેટલું જેટલું જેટલા પણ પ્રમાણથી પ્રમાણે છે એ થઈ શકે અને જે અનુભવ પ્રમાણ છે ત્યાં બધી રીતે થઈ શકે છે એમાં મારા પણ કંઈ હોઈ શકે જ નહીં બસ એટલું કારણ કે કોઈ પણ એવાની આગળ જઈને કે તો રેવા તો એ જ કે ભાઈ શક્તિ તો મૂળથી ત્યાંથી છે માટે ના લેવાય કશું કશું જ ના લેવાય એટલે આટલું જ છે મહાત્માઓ માટે ભાઈ નિરંજનભાઈ ઠીક છે આગળ જવું ઓગણપચાસ લોક સંજ્ઞાનું લક્ષણ એ સંસાર પરિભ્રમણનું છે અને જ્ઞાનીની સંજ્ઞાનું લક્ષણ એ આત્મશાંતિનું છે બેઉ તદ્દન નોખા જ છે લોભ સંજ્ઞા અને જ્ઞાનીની સંજ્ઞા આ બે નોખા જ છે લોક સંજ્ઞા આ શરીર જોડે એટલી બધી જળાયેલી હોય છે કે અંતરથી કોઈને નિર્ભય રાખી શકે રહી શકે જ નહીં એ લોક સંજ્ઞાથી સર્વ રીતે મુક્ત થયેલા હોય અને તે આ જગતમાં મુક્ત થયેલા હોય તો બાહ્ય જગતમાં નિર્ભયપણે હોઈ શકે છે અંતરથી અને બહારના ભયવાળા જગતમાં એ બધા ભયોમાં સાવધાનીપણે હોય છે એમ દાખલો આપ્યો એ પ્રમાણે બેવ રીતે એ કઈ ગમે તમને મને કશું થવાનું એવી રીતે ના રહી શકે ના ના ના જે વિશ્વ તો વિશ્વ જ છે જરાક અસાવધાની તો ત્યાંથી કાંઈ ઝડપ થશે ના થશે કશું આવી શકે છે બધું એટલું બધું એટલે આપણો કાયોત્સર્ગ આપણું આ સાધના ને બધું એના પરથી આવેલું છે એ સાવધાની પણ નું પાકું કરવા માટે સમજાયું શરીર સાથે આત્મા કાજે બે ક્યાંથી કોને માટે છે બહુ બહુ આકરું છે એ તો શું એટલે બહુ સુંદર છે સંજ્ઞાનું સૂત્ર પચાસ લોક સંજ્ઞામાં મુખ્ય લોક અને લૌકિક ધર્મ આવે અને જ્ઞાનીની સંજ્ઞામાં મુખ્ય આત્મા અને આત્મધર્મ આવે ના છે પરંતુ મુખ્યતા એટલે નિશ્ચય કરીને પણ વ્યવહાર સાથે હોય છે લોક સંજ્ઞામાં વિનય ના હોય વિવેક જરૂર હોય જે સદવિવેક સુધી પ્રગતિ કરાવી શકે એટલે અહીંયા આવી ગયું આખું આ સૂત્ર પૂરું થયું આપ સમજ્યા એટલે કે લોક અને લૌકિક ધર્મ અને લૌકિક સંજ્ઞામાં લોક સંજ્ઞામાં વિવેક અને સદવિવેક એ પ્રમાણો છે અને વિનય ધર્મ વિનય ધર્મ એ લોક સંજ્ઞાથી પર એવી જ્ઞાની સંજ્ઞામાં જ હોઈ શકે વિનય એ ધર્મનું મૂળ છે અને વિનય ગુણ ખીલવો એ તો બહુ મોટી વાત છે શાસ્ત્રોમાં બધા પ્રમાણો કયા છે ચાર ચતુષ્ક જેવા બહુ સુંદર કહ્યા છે મનુષ્યત્વ પૂરેપૂરું ખીલેલું હોય પછી જે વિનય ધર્મ ખીલે છે મનુષ્યત્વ શબ્દ તો બહુ સાદો છે આમાં શું અઘરું હોય કે છે બહુ સમજવા જેવું છે એટલે વિવેક સદવિવેક વિનય અને પરમ વિનય વિવેક અને સદવિવેક એ આપણા સંસારમાં ધર્મની આરાધનામાં લૌકિકપણે પણ એ પ્રગતિના કારણો છે આપણને વિનય ધર્મ સુધી લઈ જવા માટેના અને બધા સંજોગો ભેગા કરે અને સંજોગો ભેગા થતાં એવો યોગ મળે પરમ વિનય સજીવન પરમ વિનય સજીવન મૂર્તિનો પરમ વિનયની સજીવન મૂર્તિનો ત્યાં જ એમની કૃપાથી આપણા વિનય બીજ સ્વરૂપે ખુલ્લું થાય છે ત્યાં સિવાય ન થાય આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને શુદ્ધાત્મા સ્વભાવે કરીને શુદ્ધાત્મા સાથે જે પૂદગલ સંલગ્ન છે એનો જ પહેલાથી વિનય શીખાય છે માટે તો આજ્ઞા ધર્મ રહે છે આજ્ઞા ધર્મ કે વ્યવહાર દ્રષ્ટિથી હું છું અને નિશ્ચયથી શુદ્ધાત્મા છું એ નિશ્ચય દ્રષ્ટિથી જે વિનય ગુણનું બીજ પડ્યું છે તે આ વ્યવહાર સાથે ક્યારેય પણ આપણા પોતાના સંલગ્ન પૂતગલનો અવિનય ક્યાંય પણ ના થાય એવી રીતે પોતે એની સાથે રહે ત્યારે એ કોઈ પણ પ્રકારે કોઈની પણ સાથે અવિનયથી નહીં રહી શકે આજ્ઞાધર્મથી અને ત્યાં આગળ એને ધીમે ધીમે પરમ વિનયના અંકુરો ધીમે ધીમે ખીલતા જતા જાય આ બધો આખો ક્રમબદ્ધ પર્યાયનો એ છે અક્રમ એટલે એવું નહીં કે બધ પાર નીકળી ગયા આપણે એવું નથી એ તો એક રીત છે આ કારને વિશે કારના સંદર્ભમાં આ કારના ખંડમાં બીજું કશું જ નથી શું એટલે ક્રમ માર્ગ જ મુખ્ય છે પરંતુ આ તો કોઈ ભાગ્યશાળી પુણ્યશાળી જેને ભાગ હશે તેને પાસે જતું રહેશે બસ એવું જ છે એવું નહીં કે બસ બધાને સર્વજવી કામ કરવું એવું થઈ શકે એવું નથી સમજાયું એટલે એ બહુ મોટી વસ્તુ છે સૂત્ર નંબર એકાવન લોક સંજ્ઞાનું બધું કાઢ્યું છે સંજ્ઞા એ સંસારમાં અનુગામી છે જ્ઞાનીની સંજ્ઞા એ મુક્તિગામી છે એટલે આ જ અર્થમાં અને સૂત્ર નંબર છાસઠ वितराग मार्ग वो ही सच्चा मार्ग है और वितराग पुरुष सच्चे पुरुष है ये मान्यता ही हमें मिथ्यात्व गुण स्थान प्रदान करती है मिथ्यात्व वो गुण स्थान है मनुष्यत्व के पश्चात का गुण स्थान है तभी तो हमें ये वितराग भगवान ही सच्चे हैं ऐसी अटूट श्रद्धा हमें होती है मिथ्यात्मा और इसीलिए व्यवहार में उसका गुण रखा गया गुण विकास की भूमिका में मनुष्यों की के पहला एक गुण स्थानक है व्यवहार का तो यहाँ से अभी सीढ़ियां चढ़नी है हमें व्यवहार से व्यवहार से बिना निश्चय प्राप्त है क्रिया मार्ग का लेकिन हेतु रुचि निश्चय स्वरूप आत्मा की है रुचि रुचि रुचि शब्द बहुत महत्व का है और हेतु वो जैसी श्वसन क्रिया है वो श्वसन क्रिया के अनुसार ऐसी रुचि अपवाप रुचि किसी को उसमें क्रिया नहीं आती आप वहां पर रहती है उसको रुचि समझे वो अस्तित्वपना है रुचि बताया तो हमें रुचि की अस्तित्वपना से क्या है कि हमें मुक्ति ही खपती है मोक्ष ही खपते खपता है रुचि आत्मा की ही है उद्गल शरीर के व्यवहार में सभी व्यवहार में और इसीलिए धर्म की आराधना इस ढंग से करते हैं आप समझे लोक संज्ञा अभी बस ये हो गया लो अभी ये लास्ट बाकी है तो कविराज थोड़ा पढ़ लो तो मैं जल बल ले लू थोड़ा પેલું આપણે કવિરાજ પેલું વરી મુજબ મળી ગયો કેવું છે એમને એમ ગવાશે એવું છે ગવાશે ને સાંભળ નાના નાના શબ્દો છે કઈ તમે આપી દે મને આપી દે એમને એમ ગાશો તો ઉલટી ધારણા શક્તિ વધશે નાના શબ્દો અને ધ્યાન રાખજો તો એક એક બે ત્રણ ત્રણ શબ્દોની લાઈન છે હા धूम बनी गई महासारे बनी गई राम करस एक मन فجنوني قد جرما વસંત ઋતુના આખી ખીલેરી આખું ઝાડ લીલુંછમ થઈ ગયું એવું આખું સૂકું ઝાડ હતું બહુ સુંદર અનંત જન્મો એવા ગયા ને અનંત જન્મ દેહ માટે ગાડી ગયા આત્મા માટે કાયડો નહીં મોટું એ સવાલ એ વસ્તુ છે અનંત જન્મોની પત ધર્મા પ્રેમ દક્ષિણા ભક્તિનો પ્રકાર છે નીચેનો હોલ કરી રહ્યા આજના વિજ્ઞાનનો સદુપયોગ છે આજનું વિજ્ઞાન બંને રીતે કામ કરે છે સૌરી રીતે કામ કરે છે અવરી રીતે આ સૌર ઉપયોગ છે એનો અદભુત સૌર ઉપયોગ છે આજના વિજ્ઞાનનો આત્માની અનંત શક્તિઓ છે આત્માની અનંત શક્તિઓ છે તો વ્યવહારમાં શું લે બીજી વખતે અમારે સ્ટેડિયમમાં રાખવો પડશે પ્રોગ્રામ તમારો <laughs> બધા હોલ ચાલો ત્યારે તનિષા કોણ છે તનિષા નાની બેબી કવિરાજ શું કે છે જય સચ્ચિદાનંદ દાદા ભગવાનના અસીમ જય જયકારો दादाजी आज मेरा बर्थडे है तो आपके जैसी बनू ऐसा आशीर्वाद दो क्या बच्ची समझती है कमाल बस भाई भाई राइट राइट आशीर्वाद आशीर्वाद आप अ, संदीप और जूली संदीप और जूली की बच्ची है ये हमें मिलना पीछे हाँ भोजन ભજन કે સમય અભી હવે આપણે થોડાક બીજા અનુભવ જ્ઞાન સૂત્રો આવ્યા છે અને આપણા ધીરુભાઈ ગાછાણી એમને શ્રમ કરીને છવ્વીસ એકથી છવ્વીસ પુસ્તક અનુભવ પ્રમાણના પુસ્તિકાઓ થઈ છે દરેક સૂત્રમાં ત્રણસોથી સાડા ત્રણસો ની વચ્ચેના છે બધા એમાંથી એમને ખાસ કરીને વિજ્ઞાન અને વિજ્ઞાન સંબંધી જે સૂત્રો છે એનું આખું તારણ કર્યું છે એમાં એ છ્યાસી સૂત્રો છે બધા વિજ્ઞાનના છવ્વીસ ચોપડીઓમાંથી એમને જુદા કર્યા છે એમાંથી તમે મને કેટલા છ પૂછ્યા છે છ ને આમ તો ટીક તો બહુ કર્યા છે પણ પછી અમે જોડે વડોદરા આવજો આપણે વાત કરશું પણ આટલા લઉં છું અત્યારે તો દાદાજી હવે વીસ જ મિનિટ તમારા હાથમાં છે જી વીસ મિનિટ તમારી પાસે છે વીસ મિનિટ આપની પાસે બસ વીસ જ મિનિટ છે સારું સારું સારું પછી કવિરાજ એક એક સેકન્ડમાં એક એક બોલી દઈએ એક બંધ સાંભળી જઈશું કવિરાજનું લઈ લઉં લઈ લઉં છું જલ્દી આપણે ઉતાવળ કરીને લઈએ આપણે બારમી શ્રેણીમાંથી પાસઠમું સૂત્ર લઉં છું વિજ્ઞાન એટલે કોઈ પણ વિશેષતા વગર જાણેલું જ્ઞાન એ વિજ્ઞાન વિજ્ઞાન એટલે બોલો કોઈ પણ વિશેષતા વગર જાણેલું જ્ઞાન એ વિજ્ઞાન આ વાત છે હવે આ વિજ્ઞાન ક્યારે ખુલ્લું થાય કે આપણે મન વાણી કાયાના અને એના સંલગ્ન બધા જ વ્યવહારોમાં આપણે દ્રષ્ટિ છે દ્રષ્ટિ દેવી સૃષ્ટિ એ પ્રમાણે મન વચન કાયા અને મન વાણીને કાયાના બધા વ્યવહારો અંતરના અને બાહ્યના બધા સંબંધોના એ બધા સંબંધોમાં આપણે આ સંલગ્ન શરીર સાથે સંલગ્ન શરીર કરીને પણ એમાં પણ કોઈ વિશેષતા અને જે કંઈ રહી ગઈ હોય તેનો નિકાલ થઈ જાય અને એ વિશેષતા રહિત વરુ થાય અને ત્યારે આપણે જેટલા પ્રમાણમાં એ વિશેષતા રહિત પણ થયું હોય અંતરથી એટલું આપણે બહાર બધા વ્યવહારમાં બધાની સાથે સંલગ્ન સંબંધોમાં વ્યવહારોમાં વિશેષતા વગર સામાન્ય ઉપયોગથી રહીએ સામાન્ય ઉપયોગ એ દર્શન ઉપયોગ છે શું કહ્યું એ દર્શન ઉપયોગ છે એટલે સામાન્ય ઉપયોગથી દર્શન ઉપયોગે કરીને જ્યાં સુધી વિશેષતા વગર બધા પ્રાકૃત ગુણોમાં કોઈ પણ પ્રકારના અભિપ્રાય વગર એ જેમ છે તેમ આપણે સમજાય જણાય જોવાય જોવાય જોયા વગર નહીં સમજાય જોયા વગર ના સમજી શકો એ વાત બહુ મુખ્ય છે એટલે બહારના સંલગ્ન વ્યવહારોમાં સામાન્ય ઉપયોગ હોય અને આપણા અંતરના આપણે શુદ્ધાત્માભાઈ કરીને આપણી સાથેના જ વ્યવહારમાં અંતરથી ત્યાં આગળ આપણો વિશેષ ઉપયોગ હોય ત્યાં આગળ આ રીતે આ સૂત્રમાં બાહ્ય બધા વ્યવહારોમાં વિશેષતા વગર આપણે જાણીએ એટલે કે આપણું સંલગ્ન પૂતગલ એ બાહ્ય કહેવાય અને એના બધા સંલગ્ન સંબંધો બાહ્ય કહેવાય એટલે બહુ વિષાપ્ત ફરક છે એનું તો ત્યારે એ વિજ્ઞાન અને વિજ્ઞાનના અંશો ખુલતા જાય છે જ્ઞાન અને વિજ્ઞાન બંને સુંદર છે પણ જ્ઞાન એ જ્ઞાન જ છે પણ વિજ્ઞાન એ સર્વવ્યાપી છે બધું એ આપણું જ્ઞાને કરીને હોવા પણ જે દર્શન સાથેનું છે તે આપણી અંદર આપણા સંલગ્ન પૂતગલ સાથે એવી રીતે થઈ ગયેલું હોય કે જેથી આપણે ક્યાંય પણ ના હોઈ શકીએ કોઈનામાં પણ એવું બની શકે જ નહીં પરંતુ એકદમ ના થયા ધીમે ધીમે અવશે અંશે થયા કરે એ કારણના ભાગમાં બને છે અંદર કારણના ભાગમાં બને છે અને કાર્યભાગમાં અત્યારે અનુભવ પ્રમાણથી આપણો અનુભવ પ્રમાણ બધું આવું બધું હોય છે બધું સારી રીતે વ્યાપેલું અંતરથી અને બાહ્યથી બધી રીતે ત્યારે વિજ્ઞાન કહેવાય છે સાહેબ બીજું સૂત્ર છે સૂત્ર નંબર બાર ના બારમાં પુસ્તકનું એકાણુંમું સૂત્ર ઇંગ્લિશમાં છે સ્પોન્ટેનિયસ એક્ઝેક્ટ રિઝલ્ટ આવે અડધું એને શાદી કરી છે ગુજરાતી સાથે બોલો સ્પોન્ટેનિયસ એક્ઝેક્ટ રિઝલ્ટ આવે એને વિજ્ઞાન કહેવાય કહી રહ્યા છે સ્પોન્ટેનિયસ એક્ઝેક્ટ એટલે રિલેટિવ રિલેટિવ જ છે અને રિયલ એ રિયલ જ છે ત્યારે આ સ્પોન્ટેનિયસ રિઝલ્ટ એટલે વ્યવહાર સામે હોય તે જ વખતે આ રિલેટિવ છે તેની સાથે રિયલ છે રહે જ બેવ સાથે સાથે રહ્યા કે સમાંતરે ત્યારે વિજ્ઞાન કહેવાય આ ઊંચો ખીલે જ આપણને દરેકને ખીલે દ્રષ્ટિ છે તો ખીલે અંદરથી દરેકને પ્રમાણથી બધાને ખીલે ત્રીજું સૂત્ર છે શરીબેનની ઉતાવળ પ્રમાણે તેરના પુસ્તકનું બસો ઇકોતેરમું સૂત્ર Cara, ફિલ્મનું બસો ઇકોતેર આગળ છે કવિરાજ બધું બહુ મહેનત કરીને કાઢ્યું છે એમને સાચા વિજ્ઞાન સંબંધી કાઢ્યા છે એમને હા એ લઈએ ટૂંકું બહુ સુંદર છે વિજ્ઞાન સ્વરૂપ એટલે બોલો જ્ઞેય અને જ્ઞાતા સ્પષ્ટ નોખા જ રહે સ્પષ્ટ નોખા જ રહે સ્થિર થઈ જાય નોખા પડે રહેવું ના પડે કે હું આ જ્ઞેનો જ્ઞાતા છું એ પુરુષાર્થ છે અને આ સ્પષ્ટ થઈ જાય એ પરિણામ છે ત્યારે વિજ્ઞાન કહેવાય છે પરિણામ રહેવું પડે પુરુષાર્થ એ પરિણમન છે અને પરિણતિ છે ત્યારે પરિણામ હોય નહીં તો પેથી લાવે એ પુરુષાર્થ છે મોટો આગળ લઈએ પૂરા કરી દઉં ત્રણ હા તો પાંચ મિનિટમાં કરી દઉં લો તેરમાનું ત્રણસો નંબરનું સૂત્ર છે જ્ઞાન જ્યારે વિજ્ઞાન સ્વરૂપ હોય બોલો ત્યારે જ એ જ્ઞાન યથાર્થ જ્ઞાન સ્વરૂપ કહેવાય યથાર્થ જ્ઞાન સ્વરૂપ કહેવાય છે ત્યાં સુધી આપણે પુરુષાર્થ પદમાં તો ખરા જ બીજું પંદરમી શ્રેણીમાંથી બસો અડતીસમું છે પંદર બહુ મહેનત કરી છે મહેતા જી આ આપણા પેલા આપતા પુત્રજી બહુ મહેનત કરી છે એમને આ છવ્વીસે છવ્વીસ પુસ્તકો મેં ટીવીની કવિરાજ મહેનત કરે છે અને બધા વિષયો વાર કઈ બધું છૂટું છૂટું પાડો છે લોકો પાસે એક્સ્ટ્રેક્ટ જવું જોઈએ ને બરોબર હા એક્સ્ટ્રેક્ટ એક્સ શું કહ્યું એક્સ્ટ્રેક્ટ એક્સ્ટ્રેક્ટ હરકત કયો નંબર છે તેર ને છે છે ત્રણસોમું આગળ જ છે હિરેના ત્રણસોમું એ બીજા પાના પર છે હા છે છે ચાલો બોલીએ એ તો થઈ ગયું તેર ને ત્રણસોમું હવે પંદર અને બસો આડત્રીસ જોઈએ આપણે આવ્યું વ્યવહારથી જો આ વિજ્ઞાન પકડાય ને તો આખું આખું વ્યવહાર જીવન વ્યવહાર જીવન સુખી થઈ જાય બીજે છેતરા તો મટી જાય કારણ કે એ આખી વ્યવહારની ભાષા જ સમજી જાય કે આ છેતરવું એ જ છેતરાવું છે આ તો બધા નમવું પડે એવું છે સાહેબ આ તો વિતરા વિતરાગોની ડિક્શનરી બધી છે અંદર છેલ્લું એક જ છે સોળમું ને એકસો બાસઠ આવ્યું છે આ કાળના સંદર્ભમાં યથાર્થ વ્યવહાર વિજ્ઞાન એટલે યથાર્થ વ્યવહાર વિજ્ઞાન એટલે જે વ્યવહાર વિજ્ઞાન સ્વરૂપે જે વ્યવહાર વિજ્ઞાન સ્વરૂપે ઉકલતો જાય ઉકલતો જાય અને અને એ નિશ્ચય પ્રાપ્તિના સંજોગો નિશ્ચય પ્રાપ્તિના સંજોગો ઉભા કરતો જાય કરતો જાય આ કાળના સંદર્ભમાં વ્યવહાર વિજ્ઞાન એટલે દાદાએ કહ્યું છે કે જ્ઞાન કંઈ બધે બધા એ તો પુંછારીઓ લોકોનું કામ છે પણ બીજા બધા માટે આ વ્યવહારિક જ્ઞાન બહુ કામનું છે દાદા ભગવાને એ સમજાવ્યું હતું કે અમને એવા એક કોઈ સાયન્ટિસ્ટ કે વિજ્ઞાની અમને મળ્યો નહીં કે વ્યવહારથી અમને પૂછા કરે પ્રશ્નો કરે અને જે પ્રશ્ન એટલે કે ઉત્તર વગરનો હોવો જોઈએ રમાબેન સાચી વાત કે નહીં પણ અંદર ઉત્તર રાખીને પ્રશ્ન કરીએ તો ભગવાનની પરીક્ષા થઈ જાય ને એટલે પ્રશ્ન બહુ મોટો છે તો એવા પ્રશ્નો કરનાર મળ્યા નહીં નહીં તો એટલું અઘાત ભરવા વિજ્ઞાન પડ્યું હતું એમની પાસે ચંદ્રકાંતભાઈને બહુ સારું એવું મળી ગયું ચાવ્યું એમને શરૂ શરૂ પહેલા મળી ગયા હતા ને પરંતુ ઘણું પુષ્કળ રહી ગયું છે એ વ્યવહાર નીકળ્યા નીકળ્યું નથી નીકળ્યું હોય તો આ અડધું જગત સુખી થઈ જાત એવું કે છે અને આજે હવે આ મહાત્માઓ અને આપણે બધા જ વડીલોના સહકારથી આપતા પુત્રોના સુંદર પુરુષાર્થથી અને આપણે બધા સાથે સાથે આપણા Vitrag Vigyan charitable research foundation એ હોલિસ્ટિક સાયન્સનું આખું જે સેન્ટર છે કામરેજમાં સુરતમાં મારા સાહેબ હું આપને વિહાર કરવાનું જો એ બાજુ ભૂમિકા આવે અને જવાનું થાય તો જ્યાં અવશ્ય જજો અમારી અમને ખાસ નંબર બહુ સરસ તેનું કામ જો થઈ શકતો હોય બહુ સુંદર એ એ કોઈ વ્યક્તિ વિશેષતા સૂચક નથી એ છે અંતર કવિરાજ પરંતુ બધાનું અંદરનું વ્યક્તિત્વ બહુ સુંદર રીતે પાંગરીને બહાર આવે અને બીજા આપણું બધું જીવન સુંદર બનાવે એવું છે બધું ત્યાં એટલે એનાથી આ કામ થઈ રહ્યું છે બધી જ રીતે બચ્ચાઓથી માંડીને મોટા સિનિયર સિટીઝનો સુધીના માટે પરંતુ કાર્ય વિશાળ છે કાર્ય વિશાળ છે અને આપણી સંખ્યા પણ આપણી છે જ જે સંખ્યાથી આપતા પુત્રો છે ને વડીલો છે અમારા શાહ સાહેબ છે અમારા વસંતભાઈ સાહેબ એ વસંતભાઈ સાહેબનો પુરુષાર્થ બહુ મોટો છે એમાં એમાંથી ડોક્ટર રાધે આપણા અમેરિકામાં છે તે લોકો એ બધું બહુ સુંદર કામ કરી રહ્યા છે કવિરાજ નેશનલ કોન્ફરન્સ નવેમ્બર છ સાત ને આઠ ત્રણ દિવસ થઈ હતી સેન્ટર પર નેશનલ કોન્ફરન્સ એટલે આખા દેશની અને દેશના બધા ધર્મોને બોલાવવાનું જે મુખ્ય છે એ બધા બોલાવવાનો ભાવ હતો પરંતુ એક બે ત્રણ સિવાય બધા આવી ગયા અને ઉત્તર ભારતથી દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધા આવ્યા હતા બધા જ આવ્યા હતા એમાં લગભગ કેટલા પંદરેક હતા દસ બાર પંદર હશે અને બધાના રજૂઆતો થઈ સુંદર એ રજૂઆતો સામાન્ય માણસને પહોંચે એવી રીતે પછી એનું માધ્યમથી બધાને પહોંચે બધાને આવી રીતે એ સેન્ટરમાં આખા વર્ષમાં બે આપણી દેશના હિસાબે કોન્ફરન્સ થવાની છે અને વર્ષમાં એક સારા વિશ્વના હિસાબે જે તે સ્થળે થાય ત્યાંની તેના એ જગ્યાના તો મુખ્ય આવે બધા અને બીજા પણ આવી શકે એવી કોન્ફરન્સ થવાની છે એટલે ચાલુ વર્ષમાં આ પહેલી કોન્ફરન્સ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થવાની છે અને આ નેશનલ કોન્ફરન્સ બે એમાં ઇન્ટરનેશનલમાં સૂચન આવ્યું કે અમેરિકાથી ચાલુ કરો તો સ્વામી વિવેકાનંદ ઓગણીસો છવ્વીસમાં ગયા છવ્વીસ કે અઠ્યાવીસ જે હોય કે સાહેબ નહીં સાહેબ ત્યાર પહેલા વીરચંદ ગાંધી પણ ગયા હતા હા સાહેબ વીરચંદ ગાંધી બહુ હતા જબરદસ્ત તે પછી એમને ભાવ થયો અહીં અમેરિકાથી કરી હતો એટલે પછી અમેરિકા નક્કી થયું વિચારે એટલે બે દિવસથી સેશન થશે અને આખા અમેરિકાના ક્રીમ બધા આવશે બધા ભેગા થશે ચર્ચા થશે યુરોપથી આવશે અને આપણા ભારતથી જશે અમુક એ બધા છે અને આવતે વર્ષે લંડનમાં અત્યારે જાહેર તો અમે ના કરી શકીએ કારણ કે અમારી સત્તા નથી એ પરંતુ ટેન્ટેટિવલી અમે કહી શકીએ તમને કે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં થવાનું છે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અને આખું યુરોપનું ક્રીમ આવશે એટલે આપણી આ સંસ્કૃતિ વિશ્વ ફલક પર બધાને પ્રાપ્ત થાય એ સંકુચિત નથી મહારાજ સાહેબો વિતરાગ વિજ્ઞાન સંકુચિત છે જ નહીં તીર્થંકર ભગવંતોનું એમની ભાવનાનું પરિણામ એ સુંદર બહુ આખું લોક સ્વરૂપ હોય તો સારા વિશ્વ સ્વરૂપ કેમ ના હોય પરંતુ એ વિશ્વ સ્વરૂપ કહેવાનો મતલબ એટલો જ છે કે માનવ માત્ર મનુષ્ય માત્ર છે એના માટેનું અને ખાસ કરીને આપણા દેશમાં વિશેષ કરીને અને પેલું સામાન્ય ભાવે બધે જાય એવું છે તો શરીબેન પૂરું થઈ ગયું એ કવિરાતનું પદ સાંભળવા દેશો પેલું સ્વપ્નમાંથી જાગ્યો એવું કે છે બોલે છે લો <laughs> સાહેબ લઈ આ કોને આપવાનું છે તમારું એમને પહોંચાડો પાછું એમનો ખજાનો છે આપણો પછી જઈએ પાંચ મિનિટ હવે અદભુત ભાવથી બોલજો બધા મજાનું છે બદલ લાગવું પડે એવું દીપકભાઈ લઈ દેજો ભાઈ મજામાં છે જેટલા હોય બધા જ વગાડજો અરે વગાડવાનું છે Ah સો સો ચાકુ ઘડે સો સો ચાકુ ઘડે સો સો સમાધિ લાગી સો સો સમાધિ લાગી લાગી રે અધૂ કરી લાગી રે અધુ કરી જ્યાં રે કાંઠા છે ત્યાં મજદાર જોગ એ બે યોગના છે મન અને વાણીના અને ભગવાને સિદ્ધરાગોએ આ પણ સો વર્ષનું સ્વપ્ન જ કહ્યું છે આ વાણી સાથેનું પંચેન્દ્રિય સાથેનું સ્વપ્ન જ છે સામે આવે તે પહેલા હારે આવે તે પહેલા હારે આવે તે પહેલા ટુકડા મેં વામી દીધા ટુકડા મેં વામી દીધા સાય આવે તે પહેલા સાય સુખ પ્રાપ્ત કરતા સુખ કર સામે આવે તે પહેલા સુખડા મેં ખામી સુખડા મેં ખામી આરે આવે તે પહેલા આરે આવે તે પહેલા દુખડા મેં વામી સહજાનંદ ભમા પોતાની પાવક જ્યોતિ પોતાની પાવક જ્યોતિ ભૂમિ ભૂમિને બીજલ ખાતી પછડાત પોતે ભૂમિ ભૂમિને બીજલ لکھ रा लपसी लथड़े ला थो पार रे વીણો વીણો ભારણે ગોગીડાતે કેવું સુવું ને કેવું જાગવું કેવું સુવું ને કેવું જાગવું કેવું સુવું કેવું જાગવું ચાર દિવસ પહેલા જ પૂરું થઈ ગયું આપણા એક મહાત્મા વિનયભાઈ ઝવેરી મંગળવારે રાત્રે ચોથની રાત્રે વાઇફની સાથે વાત કરતા કરતા પછી કંઈ દુખે છે અને પછી છેલ્લે બોલ્યા કે આને આવું વિનાતો ગયા ત્રણ યોગનું સપનું થઈ ગયું ને શાંતિભાઈ જરા એમને શ્રદ્ધાંજલિ આપી દઉં દાદાએ કહ્યું કાંતિભાઈ સંતપતિ આપી દો માઇક આપી બોલાવશે ક્યાં ક્યાંથી બોલો વિનયભાઈ ઝવેરી આપણા મહાત્મા આમ જેને છેલ્લે લખવા તો પાંચ છ દિવસ પહેલા કે હું પાંચ છ દિવસ અહીંયા જ રહેવાનો છું મારે ક્યાંય જવું નથી હવે આ વખતે ક્યાંક સમાધિમાં જ ગયા છેલ્લે પ્રાણાયામ વિના તો બસ આટલું બોલીને ડળી ગયા બરાબર છે પ્રત્યક્ષ તારા ભગવાનની સાક્ષી પ્રત્યક્ષ તારા ભગવાનની સાક્ષી વિનયભાઈના મન વચન કાયાથી ભિન્ન એવા વિનયભાઈના મન વચન કાયાથી ભિન્ન એવા શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરીએ છીએ શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરીએ છીએ પરમ પૂજ્ય દાદા ભગવાન થકી પરમ પૂજ્ય દાદા ભગવાન થકી વિનયભાઈને પરમાર્થ સંકેત પ્રાપ્ત થયું છે વિનયભાઈ મને પરમાર્થ પ્રાપ્ત થયું છે શુદ્ધાત્મા અનુભવ જ્ઞાન પ્રાપ્ત થયું છે શુદ્ધાત્મા અનુભવ જ્ઞાન પ્રાપ્ત થયું છે તે જ્ઞાન એમને અનુભવમાં વર્તે એ જ્ઞાન એમને અનુભવમાં વર્તે પરિણામ પામે પરિણામ પામે તે માટે પરમ પૂજ્ય દાદા ભગવાન નું યોગ બલ એ માટે પરમ પૂજ્ય દાદા ભગવાનનું યોગ બલ એમનું રક્ષણ કરો એમનું રક્ષણ કરો પુષ્ટિ આપો પુષ્ટિ શક્તિ આપો સહાય કરો સહાય કરો એવી ભાવના કરીએ છીએ એવી ભાવના કરીએ છીએ એમના શુદ્ધાત્માના અનંત ગુણો એમના શુદ્ધાત્માના અનંત ગુણો સંપૂર્ણપણે પ્રકાશમાન થાઓ સંપૂર્ણપણે પ્રકાશમાન થાઓ એવી ભાવના કરીએ છીએ એવી ભાવના કરીએ છીએ એમના શુદ્ધાત્માનું અનંત સુખધામ પણ એમના શુદ્ધાત્માનું અનંત સુખધામ પણ જ્ઞાતા દ્રષ્ટા પણ જ્ઞાતા દ્રષ્ટા પણ સ્વ પર પ્રકાશક પણું પ્રકાશક પડું સંપૂર્ણપણે પ્રકાશમાન થાઓ સંપૂર્ણપણે પ્રકાશમાન થાઓ એવી ભાવના કરીએ છીએ એવી ભાવના કરીએ એમના શુદ્ધાત્માની અનંત શક્તિઓ એમના શુદ્ધાત્માની અનંત શક્તિઓ સંપૂર્ણપણે પ્રકાશમાન થાઓ સંપૂર્ણપણે પ્રકાશમાન થાઓ એવી ભાવના કરીએ છીએ ભાવના કરીએ છીએ ભાવના કરીએ એવી ભાવના કરીએ છીએ ભાવના કરીએ છીએ જય સચ્ચિદાનંદ हमारा भगवान नाथ जय जयकार हो जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ તમારે દાદાને જલ્દી જલ્દી મોકલવા છે અમે નહીં રજા આપીએ ત્યારે દાદા નહીં જાય તો વાંધો નહીં સજીબેન અને બેબીને એક એક બોલવું છે બોલવા દો અને બોલવા દો એનો ભાવ થયો છે આ કોની દીકરી આપણે ગુણવંતીબેન ગુણવંતીબેનની ગુણવંતીબેન ભાઈની જય ભાઈની સચ્ચિદાનંદ બધે दादा બધે ફરીને બોલે બાજુ हमने हर शाम चिरागों से है सजा रखी पर शर्त हवाओं से है लगा रखी न जाने आप किस रास्ते से जाओ हमने हर गली फूलों से सजा Gracias. આગળ ચલાવો હવે મારો વારો હા તો મારું પૂરું થશે બધું પછી જ આપીશ રજા એ પહેલા તો રજા નથી આપવાની દાદાને ખબર છે દાદાજી આવતીકાલે બધા મહાત્માઓને જણાવવાનું આવતીકાલે સવારે દસ વાગ્યાથી સાડા બારનો સત્સંગ છે બપોરે બે થી ચાર કીર્તન ભક્તિ છે અને ચાર થી સાત સત્સંગ છે અહીંયા પાંચમા માળના હોલમાં